લે પાણી લે પેલું ખાવું નથી ખારા બરોબર સ્ટેચ્યુ બરાબર ને એનું બરાબર સ્ટેચ્યુ હવે મોટી હારી હવે ખારા હતા બધા હું ગયો ફોટા ફોટા પાછી આખા લેતું

બરોબર પાઘરી જતી છે આ થઈ આ બધી ઓકે ખાતું એ બરોબર બરોબર સરસ સરસ دیکھا تو دیکھا تو કોણ હતા પપ્પા બહુ વર્ષ તારીખ પછી ચલો જાય દેખાતા સિવાય નહીં પેલા મને તો બહુ બહુ સુંદર દેખાય તરફ ખવડાવ્યા થઈ ભૂલાય માં તારું ભૂલી ગયા મેં કોઈ રસ્તા કર્યો તો ભૂલી જવું અમારો અત્યારે એવું થાય ભૂલી થયેલો હજુ ને યાદ જ આવતું હે માણસ અત્યારે બીમાર થઈ ગયા ઘણા એક્ચ્યુઅલ ભૂલાય નહીં અત્યારે ભૂલી ગયેલો થાય છે કે મારે કરવાનું વિચારતા કામ કરવું જેવું છે બધું શરીર હાર ઉભે ના રહે પ્રકૃતિ કઈ પ્રકૃતિ ગમતો ગણો એને કહે હું હીરાબન ચિંતા કરું નહીં અહંકાર કેવું હોય કે ભલે પહેલું થાય દર્શન થાય દર્શન થાય એમનો શું થાય તમે ગયા વખતે કયા મેલું કરતા કયા મેલું વાત નહી થઈ પોતા પર છૂટે એટલે પોતાનો થાય તો સુકતું જાય એને માટે પોતે હલકો તમે આવો છો આવું આવું બોલાતી આવે <laughs> છે પાસ મળે તેને મજા આવે ગોતવાનું મળે કાયદો ખરો ના બહુ રાખેલો કાયદો છોડે છે ને ના છોડે કોઈ કે મોટા રાખણ કરી દઉં પણ ના વાંચો હું તમે ત્યારે એના ના રાખે ખરાબ લાગે ત્યારે આપણી જોડે પાડો ત્યાં તો વિરોધી <laughs> એમાં હવે કેવા સરસ ગમી વાત તો કોઈ બહુ ગમી બહુ ગમી દાદા ગમ્યું બરાબર ને શું થયું ગમે એટલે ગમે જે જ્ઞાન ગમ્યું એટલે ગમે ના ગમે ના ગમે ગમે એટલે શું થાય મતિ જ્ઞાન મતિ જ્ઞાન એ બુદ્ધિ નથી બુદ્ધિ નો જ્ઞાન બુદ્ધિ ક્યાં હતી કહેવાય સુમતિ જ્ઞાન ને બુદ્ધિ કહે કુસુ આવે પરિણામ લાયકા જણાય કુતરું કહેવાય શું કહેવાય વિષયોમાં સુખ માને એ બધું કુસુખ જ્ઞાન સંસારી બુદ્ધિ નહીં ભાઈ એમાં જ છે ને પેલો સુબતી છે જ નહીં નામ પર એટલું ભીખુભાઈ નામ પડે સુમતીમાં એટલું ના મારી હાથી હાથી થોડું પાણી મળશે અમારા ગોળી લઈએ આવડો ત્યારે ખબર નથી દાદા હું આ વખતે તો નર્વસ થઈ ગઈ હતી થોડી પહેલી વખત હતું એટલે

પછી ગયા જરા ગઈ જઈ આવો ના એમને એમને તો નતું કેવું પડ્યું પણ જે એના બાપુજી ને સવાલ છે

ના શશિકાંતભાઈ કે છે કે આ આવ્યા પાડોશી આવ્યા બહાર એ નહીં કરવાની નહીં જતી આવું આવું કરવાની પાડોશી સમજ આપણે પાડોશી નિગ્રંથન પાડો એમ કે બીઠો જ પડે તો વધારે પડી જાય મનને વ્યવહાર ના એટલે ચાલે તમારે કેમ લાગે એમ પર આવી જાગે છે મેથી શું હેલ્પ કરે દાદા બ્રહ્મચર્યમાં મેથી શું કઈ રીતના હેલ્પ કરે મીઠું પાણી વિચાર મળે ને તો માણસ ખાય થોડું વધે ના

પછી છોડી દે મને તો આ ખબર જ નથી દાદા મેં કોઈને ખબર ના અરે કુદરતી એની મેરેજ મને પેસી ગયેલી મારો જાત અનુભવ કેવું કોઈ રીતે અને પાંચ છ વર્ષથી દાદા એની મેં જાત અનુભવતો એક્ઝેક્ટ દાદા બધું બીજું બધું મળે પ્લસ માઇનસ કરી આવે વિચારો કરી નાખે અઠવાડિયામાં ત્રણ દિવસ લે લઈએ તો સારું કોણ તરફ પાંચ દિવસ પીવાનું પાંચ દિવસ પીવાનું અઠવાડિયામાં અઠવાડિયામાં પાંચ દાડા પાંચ રાખવું જોઈએ કારણ બે દાડા છૂટ રાખવી ના પીતા ના બને એટલા માટે નુકસાન કઈ રીતે કરે દાદા નુકસાન કર્યું સંસાર ના કરે છોકરા બહુ ના કરે બોલાય નહીં ચલો ભગો તમને ના પડે એ આપતો પેલો વાત અમે ના કરીએ તો જયારે ઉમર ત્યારે કરીએ ઉડાવવા જઈએ દાદા છ વર્ષથી મેથી પીવાય છે ખબર નથી આ બ્રહ્મચર્ય એનું કનેક્શન નથી ખબર પણ પેલું વાયુ કાપે બા ના થવા એવું બધું સાંભળેલું ઘણું રસોટ એટલે બહુ છે રોજ પાડી ગયા સારું સારું થાય ને વર્ષ લે નહીં પ્રમાણમાં એટલે રોગ બંધાય જરૂરત લે નહીં સારું થાય જરૂરત ના લે એટલે શું થાય રોગ છે સરસ કિંમત આપે એટલે મટે કડવો રસ રોલિયો આપે એટલો બધો એસેસ થાય એ હોય ના તો થોડી પુષ્ટિ ખરાબ થઈ જાય દાદા છ રસ પ્રમાણ ગુજારી ઉઠાવે સમજવું જાય ઓછું ખાય તો ગળ્યું વધારે ખાય તો વધારે ખાય Yeah. <laughs> બહુ ભટક્યા કરતું તું ખબર જ નથી પડતી કે ક્યાં જાય છે હજુ ભટકે કે ભટકવા જતું રહે પણ કે હવે થોડું વધારે સમજાય છે અને ક્યાં અટકણ પડતી હતી તે હવે દેખાય છે કે આમ આવી જાય એકદમ દેખાય જ નહીં અંધારું થઈ જાય એમ થાય કે અહીંયાથી આગળ જવાનું છે પણ દેખાય જ હવે ખબર પડી બધી કે આ બધી આજકાલ બધી ખબર પડી ગઈ છે રાગે પડે હા રાગે પડે એને માર્યું છે ખોઈ નાખ્યો એટલે ગયું તરત કબી દે સરસ ડાયરી થઈ ગયો આટલા બધું બીજી નહીં કેટલી મોટી ડાયરી થઈ ગયો ના પાંચ વર્ષ તો પછીના પાતન એ કે છે આ બધામાંથી નીકળવું છે કપટ મોહ રાગ જે દ્રઢ નિશ્ચય કર્યો છે નિશ્ચય કરવાનો છે તમારા હાથ છે બધું થઈ જશે હવે તો થઈ ગયું સચિદાન હવે તો દેખાય કે નર્સમાં હતા હવે આમાંથી આમાં જ પડ્યા પછી સારા મહિના પછી પડ્યા એટલે હવે નીકળવું જ છે બધા દોસ્તો દેખાય કે આટલા બધા શાંતા વાત કરે જીવતા બધા જુઓ શું કરું છે ને શું કરશો મરણ દેખાય છે તેવા જીવતા દેખાય જીવતા મરેલા જુઓ અનિલ અરુણભાઈ જીવતા છે એને તમે જુઓ કોઈ કદી કદી ગાળો પડે તો એને નાતા પોતે કાગળ હાથમાં પાંચ મિનિટ દસ મિનિટ કઈ જોવું દસ મિનિટ કઈ જાય તમે વઢવાનો છે કેમ ચિંતા મરી જશે એવું વઢે રસ્તા બતાવી ગયા જેટલા તમારે નહીં સમજવું અને રસ્તા ના ગમતા પાછા આપી દીધો <laughs> ના ગમતા પાછા દાદા થવાનો રસ્તો બતાવ્યો અમારે જે રસ્તો રહ્યા ચાલે છે બીજા બધા પાછા <coughs> ત્યારે ના ચાલતો આ રસ્તે આ રસ્તે પર આવી હા પાડે જ કે છે તમે બધાને જોઈ અહીં તો તમે એકલા થઈ ગયા રસ્તો થઈ ગયો <laughs> બધા બધા જીવન ત્યાં ચડે તો મારી ઘરે પાંચ રસ હું તો આપના તો કારણ કે ભાજના ઘરમાં ગરડાથી કરી હતા ચલે ગયા ક્યાં કરે કરવાથી બધા ક્યાં કરે

બધું બચકા કરે છે ના પણ દેખાય ને જગ્યા અને તે ઓછી થઈ જાય કરીએ એવો જ બચકા કરે એવો જ પણ કાકા હવે મુંબઈ જતા હવે આપતા જ રહેવાના દાદા હવે આપતા જ રહેવાના હવે હસતા જ રહેવાના ચીમન કાકા હવે મુંબઈ જાય ત્યારે હસતા જ રહેવાના કે બરાબર વધારે

બહાર બી દેખાય છે એટલે અંતર જેમ ખોટ ભૂલી થાય છે તેમ બહાર આમ શરીર દેખાતું સારું થાય છે એટલે લોકો શું જોવા કે આમ શરીરે કેમ દેખાતું નથી મેં એ નહીં જોવાનું એ ખોટા થોડા ઘણું પૂરી થશે પછી બહાર એવું મારી ગણતરી છે અને બહાર દેખાય એટલે આપણે બધું જોવાની જરૂર ના કલ્પના એ બધી ખોટી હોય આપણને નુકસાન થાય કલ્પના આવે ત્યારે કે એની કલ્પના એ બધા નથી એવા હતા શું કહેવાનું નથી એવા હતા હે તો નથી એ ઘર એ કલ્પના છે ના પડી પડી પડી પડી વાણિયા ભાઈ પછી ભૂલી ના જાવ તમારી મહેનત ખેડૂત મહેનત કરતો હોય કે રોકતો હોય બરાબર કોઈ કે છે હવે હાથ કે શું માથા કૂટતો તમારી કલ્પના તમારે તમારી મહેનત ફળ છે આનંદ આનંદ થઈ જાય કેટલી મહેનત આબુ ચોરીને આપતા આ માથું ઘસવું હાથ ઘસવા પાછળ તમે મહેનતે સાગરેલા છો પૂરતો આનંદ થાય મને તો કહ્યું હતું હું તો એક જ દાડ જતો તમને દાદા જેવા મળ્યા નથી એટલે દાદા જેવા મળ્યા હોત ને તો તમને ખબર પડત મારું દિલમાં કેમ નહીં ગયું એવા મર્યા વાત વાત લાગે સાચી વાત સો ટકા સો ટકા સો ટકા તો સારું ના પણ બપોર જાય છે રાતે રાતે બી આવીએ છીએ કાલે એક મિત્ર તાર બનાવેલ ખરી હે તાર બનાવેલ ખરી હા એ તમને કલ્પના થાય કરી કોઈ કરે ના ખબર પડે ભાવથી ખબર પડે મારી જોડે બુદ્ધિ જ ખાવા માટે નહીં બુદ્ધિ વાળા મન એમ થાય વધારે કોતો વધારે કોતો આપે બુદ્ધિ એટલે દામ જરા ગોગડું ગોગડું ગોગડું બીજું ગોગડું બીજું સહજ કેવો હોય છે પાર કેવો બે હજાર દસ આ ફોરેન વાળા સાત તે હલકી કોટીના સામાન્ય કોટીના અને તો આ કોટીના પાછા બુદ્ધિ અમને બુદ્ધિ ખરી પણ બાકી બુદ્ધિ એમને બુદ્ધિ પણ અંદર બુદ્ધિ ઓછી એટલે શરૂઆત આપણે અંદર બુદ્ધિ વધારે બહાર નીકળી ગઈ કેવા એ કદર હોય અમેરિકાની કદર કરે માં કઈ કદર કરવા જેવી વસ્તુ ખરા દી તો જમ ખબર નહીં બહુ પગી જાય ને હવે ખોટું હોય હવે વાત હોય તો ના મારે તો મારું છે તમારું રહે બગડે નહીં એમાં એવું કેટલા બધા થાય પણ હવે માણસ માટે ના બોલ શું મારી પોતાની વાત કરો કે આપની વાત કરો તારી મારી સિલવા છે તમે તારી ભૂલ હશે હું છોડે શું કાઢી રહે તો શું કહું તમે છોડી દો યુ આર કરેક્ટ અરે મારી ભૂલ જેવું બોલું હા ઓકે મારી ભૂલ કઈ ને તું કરેક્ટ છે ખબર ને શું કહ્યું છે કે જે અવખેદ થાય તો પછી દાદા શું કરે છે શું કરે શું કરે છે તમે જોડે લોકો હા એવું કરો તમારા માટે એવું કરો છો તમે બરાબર તમને થવું જોઈએ પણ એવું રાખીએ કે દાદાને જે કરેક્ટ લાગ્યું એ કરે આપણી સમજણ ખોટી હશે એમ કરીને તમારું કરેક્ટ છે એમ કરી મૂકી દઈએ તો શું નુકસાન દાદા એ તો તમે અનુભવ હું ચલાવી ના લઉં તપાસ નંબર ગયા આગળ તપાસ કરો મારે ઉતરાય લેતો ને મારે તમારે ચડાય

પછી એ પણ જાણું કે એવી મારી જે મને આવું છે તે પણ મારી ભૂલ છે એ ભૂલ એ બધા બરાબર ના જાય એ કરે આગળ કરીએ હાથું હોય ને પછી ભરી જશે હું જેટલું કહેતો હતો ને એટલું તમે તમે તમારી જોડે ખોટો હવે આમ જોડતો છે તું સમજી ને ભરી દઉં તારે પસંદ તો આગ્રહ કરવાનો થાય તો હજી બધે લેવો અગર જોડે તમારે તમને કોઈ એ રે નહીં પેલી પકડે હાથી ત્યારે તો પાછું ઊંધું થઈ જાય ને તો મંદિરમાં થેન્ક્સ આપો ને હાથો તે આપવાની જરૂર નથી થેન્ક્સ પેલું રહેતું શું દાદા કીધું કે આ કરેક્ટ વાત આ સાચી કે પેલી સાચી બંને રિલેટિવ છે એટલે જુઓ કોનું સાચું નીકળે છે નકામું દૂધધાણી નો ધંધો ધાણી કરી ધૂળધાણી નો આવું અર્થ તો સમજણ જ નથી ખબર નથી

તમારે લાગે પડી ગયું એમને સમજીએ ને ચેપ્ટર આજે નહીં તો જમતી વખતે ચેપ્ટર હોય પછી બીજા ચેપ્ટર હોય ભૂલ્યા તો ભૂલ્યા નહીં ભૂલ્યા કરુણાજનક સ્થિતિ બહાર પડી મને કે તમને હું ક્યાં આવ્યો હું અહીં તો મારા સાધન તારું દીકરા છે શું કહ્યું તો સમજણ ના સમજે એને તો આ એવું જ છે હતું કરે ને કે ના કરે આપણે કઈ કઈ ને વિચાર આવે છે ઊંઘ આવે છે ના વિચાર તો આવે ને કર્યો ને પડઘા પડ્યા કરે પસપડ હોય ગયા તમે યાદ છે એમાં થોડું બધું બધું યાદ છે તમારે કાપ હતા તેમાં કેવડાવી રહ્યા હતા મને તો યાદ નથી મોટા છે તમે